હે આવો આવો મારા ઝીણકુડા એવા ટાબરિયાઓ હું છું વાર્તા કહેનારો અરે વાહ ભાઈ આજે તો માંડવીમાં બેઠા બેઠા વાસંતી વાર્તા સાંભળે છે આવો આવો વાસંતી બેન આજે છે ને હું તમને બધાને ભૂલકાઓને એક સરસ મજાની વાર્તા કહેવાનો છું ભાઈ ધ્યાનથી સાંભળજો ગીજુભાઈ બધેકાની વાર્તા છે મુછાળી માની વાર્તા એમણે મને કહી છે ને હું તમને કહું છું ધ્યાનથી સાંભળજો વાર્તાનું નામ છે હેન્સ <laughs> ફૂલો ને લીલોતરીના ખેતરો પડ્યા હતા પતંગિયા ને ભમરા ઉડતા હતા કોઈ વાર ચકલી બોલતી હતી કોઈ વાર ચંડોળ બોલતું હતું ચંડોળ હોય ને પંખી છે ઓ ભાઈ કોઈ વાર બુલબુલ બોલતું હતું અને કોઈ વાર તમરું તમતમતું હતું ગામ ઘણે દૂર હતું માણસો બધા ઘેર હતા સીમ આખી સુમસામ હતી ત્યાં કોઈ નહોતું બે ભાઈઓ રમતા હતા સીમમાં એકનું નામ હેન્સ અને બીજાનું નામ બીજાનું નામ નથી આવડતું એકનું નામ હેન્સ અને બીજાનું નામ આવડતું નથી ભાઈ એક તરફ ગામ અને બીજી તરફ દરિયો વચ્ચે મોટો બંધ મોટી દિવાલ માટીની હો આ બંધ તો એવો જાડો કે એની ઉપર ગાડા ચાલે બંધ જરાક તૂટે તો થઈ રહ્યું ચારે કોર પાણી પાણી અને પાણી ફરી વળે એકે જીવ જીવે નહીં હો જો બંધ તૂટે તો એલા હેન્સ જો તો ખરો આ નાનકડું કાણું છે નું અહીં તો બડબડિયા બોલે છે કાણું ક્યાં છે બતાવ જોઈએ હેન્સે કહ્યું આ રહ્યું જરા જરા પાણી ગળે છે જો હાય હાય આ તો બંધમાં કાણું પડ્યું છે હવે શું કરશું હેન્સે ચારે તરફ જોયું દૂર દૂર નજર કરી કોઈ ન મળે કાણા તરફ જોયું પાણીના ટીપા પડતા હતા ફરી વાર ચોમેર આંખ ફેરવી કોઈ નહીં કાણા સામે જોયું તો જરા મોટું થયેલું હળવે હળવે પાણી એમાંથી ગળતું હતું હો ગામમાં જઈને ખબર કરે તો પણ ત્યાં તો ગાબડું પડે પછી તો સાંધુએ ન સંધાય ઘડીકમાં દરિયો ફરી વળે ને ગામ આખું રસાળ તાળ જાય ગામ આખું તણાઈ જાય હો ત્યારે હેન્સે ચારે કોર જોયું કાણા તરફ જોયું ઊંચે જોયું નીચે જોયું ઊંડે અંતરમાં જોયું એલા ભાઈ જા દોડ દોડ ગજબ થશે જઈને બાપુને કે કે આ બંધમાં કાણું પડ્યું છે જોજે ક્યાંય ઊભો રહ્યો તો કે જે કે હેન્સ કાણામાં આંગળી ખોસીને ઊભો છે જીવ જશે પણ આંગળી નહીં ખસે નાનકડો ઉપડો જાણે પવનનો ઘોડો એ ગયો એ ગયો એ ગયો ક્યાંય નો ક્યાંય નીકળી ગયો દેખાતો બંધ થઈ ગયો દરિયો ગુગવે છે પ્રલયની વાતો કરે છે પથ્થર પર પછડાઈ પછડાઈને પાછો વળે છે પાસે ને પાસે આવતો જાય છે હેન્સ કે આંગળી તૂટી જાય તો એ શું બહાર કાઢું તો તો થઈ રહ્યું ઘડીકમાં આખું ગામ તણાઈ જાય ને આંગળી એની બેરી થઈ ગઈ હાથ ઠરવા લાગ્યો હેન્સે હાથને બીજે હાથે ઘસો પણ શું વળે હાથ બેરો ખોડ થઈ ગયો હતો હેન્સે ચારે બાજુ જોયું આવે છે આવે છે કોઈ માઈનો પૂત આવે છે કોઈ માનવીની જાત પણ નિરાશ કોઈ આવતું નથી હાથ તો તૂટું તૂટું થઈ રહ્યો હતો હો કાંડું તો જાણે હિમ થઈ ગયું બરફ થઈ ગયું ઘડીકમાં તો કોણી પણ ઠંડી થઈ એવી તો પીડા થાય કે વાત કરો બા પણ હેન્સ આંગળી શાનો કાઢે એ તો બહાદુર હતો એ તો ખોશી તે ખોસી પણ ત્યાં તો ખભામાં અને વાંસામાં સડાકે સડાકા ઉભે વાંસે એને પીડા થઈ એવી પીડા થઈ ને હેન્સે ચારેય દિશાએ આંખ ફેરવી કોઈ ન મળે અરે આટલી બધી વાર એટલું સખત સૂળ કે રહ્યું ન જાય એટલી પીડા કે રહી ન જાય હેન્સે માથું બંધ ઉપર ટેકવું કાન બંધ ને અડ્યા પેલા પાળાને દરિયાનું ભીષણ વચન સંભળાયું હો દરિયો જાણે બોલતો હોય એવું સંભળાયું છોકરા સમજ સમજ આંગળી કાઢી લે જાણતો નથી હું મહાન રાજા છું મારી સામે થનાર તું કોણ મને રોકનાર તું ક્યાંનો છોકરા સમાજ સમાજ હું આવડો મોટો દરિયો છું હેન્સનું હૃદય ધ્રુજી ઉઠ્યું અરે હજી કોઈ નહીં હજી કોઈ નથી આવતું દરિયાની ભયંકર વાણી દરિયાનો ભયંકર અવાજ જાણે ફરી વાર સંભળાયો નાસી છૂટ ભાગી જા તારું મોત આવ્યું છે છોકરા તારું મોત આવ્યું છે ઉભો રે આવ્યો છું આવ્યો છું હેન્સને હૈયે હિંમત નો રહ્યો આંગળી કાઢી લઉં નાસી જાઓ બચી જાવ વળી વિચાર થયો નહીં નહીં એમ કદી ન બને આંગળી તો શું પણ જીવ જાય તો એ શું છે મારે મારા ગામને બચાવવાનું છે ચાલ આવી જા હેન સડગ છે થાય ત્યાં કરી લે તું એ દરિયા હેન છે દાંત પીછા આંગળી કાણામાં જોશથી દબાવી એ પણ એ માણસો દેખાય એ નજીક પહોંચ્યા આ આ આવ્યા હાશ એ આવ્યા શાબાશ હેન્સ શાબાશ હવે ફિકર નહીં અમે આવી પહોંચ્યા છીએ પાવડા ને કોદાળીઓ લઈને ગામના માણસો તો મંડી પડ્યા એક ક્ષણ અને કાણું બરાબર કરી નાખ્યું હો બંધ તો પાડો તો સાંધી લીધો પછી તો આખા ગામના લોકોએ હેન્સનો વરઘોડો કાઢ્યો ઘોડા ઉપર બેસાડીને ચારે બાજુ સિપાહીઓની હર અને વચમાં હેન્સ બહાદુર હેન્સ એક મોટા સિપાહીના ખભા ઉપર હેન્સ બેઠો હતો લોકો બોલતા હતા શાબાશ હેન્સ શાબાશ હેન્સ તારી બહાદુરીને સલામ છે બધા છોકરા તારી જેવા બહાદુર બની જાય સાબાશ હેન્સ સાબાશ જો ભાઈ આવી હતી આ બહાદુર હેન્સની વાર્તા તમે જોયું ને કેવી રીતે એણે ગામને તણાતા બચાવી લીધું દરિયાના પાણીમાંથી હો તો ભાઈ આવતીકાલે હું તમને બીજી વાર્તા કહેવાનો છું હો ભાઈ આવજો